બસ સંપૂર્ણ અનુભવી જ્ઞાન અમુક જ ભાગ પ્રેક્ટિકલ બીજો પ્રેક્ટિકલ કરવાનું બાકી રહ્યો પ્રેક્ટિકલ જ્ઞાની જ કોકસ ફેરો હોય અંતે શ્રીમદ રાત્રે ચોખ્ખું લખ્યું કે જ્ઞાની પુરુષ એટલે દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ એક આત્મા જ્ઞાની બીજાને ઓળખી જાય કે કેટલી ડિગ્રી છે ખબર પડે મારી કેટલી બધું સમજી જાય ત્યાં સમજી જાય ગહાવટ સમજી જાય શું કહે ડિઝાઇન જોઈને જ સમજી જાય <coughs>